હા બોલો હા કરો ભલે હું અર્થ છે આનંદરૂપ હરિલીલા ભાગવત શાસ્ત્રમાં બાર સ્કંદ છે પ્રથમ તેમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે એમાં ત્રણ પ્રકરણ છે હિમ મધ્યમ અને એમાં પ્રથમ મધ્ય હિમ પ્રકરણ પૂરું થયું હવે મધ્યમ પ્રકરણ ચાલુ થાય છે

વ્યાસેશની બાબત રચવું એનું કારણ અથવા પ્રયોજન વ્યાસને જણાવવા તે આવે છતાં વક્તા તરીકે તે અધિકારી છે હવે અધ્યાયનો અર્થ છે સુખના વૈરાગ્યનું કારણ અને વ્યાસજીની ચિંતા એમાં પ્રેરણામાં નિમિત્ત એવા પ્રસંગનું નિરૂપણ નિરૂપણ કરીને વ્યાસજીમાં પ્રભુના મનમાં પ્રભુના મનમાં વિચારાયેલું એવું ભગવદીય પણ વિદ્યમાન છે એવું નિરૂપણ છે હવે શ્લોક છે एवं भागवतार्थस्य निर्धारः स्वाधिकारतः त्रिभिः कृताद्वितीये तु त्रिभिः त्याज्य सहस्रतम् मध्यमाधिकारे यत् साक्षात्रं तत् अत्र विलिप्यते नारदस्यापि नारदस्य अधिकारित्वात् શ્રોતુચિંતાકુલક સ્વતઃ એવી રીતે સુતે પોતાનો અધિકાર પ્રમાણે ભાગવતના અર્થનો નિર્ણય ત્રણ અધ્યાયોથી કર્યો બીજામાં તો ત્યાગ કરવા યોગ્ય પણ સમાન હોવાથી મધ્યમ અધિકારમાં જે શાસ્ત્ર છે તે અહીં નારદ અધિકારી હોવાથી અને શ્રવણ કરનાર ચિંતાથી આકુલ થયેલ હોવાથી અહીં કહેવામાં આવ્યું છે એટલે કે છે કે પ્રથમ અધ્યાય આપણે પ્રકરણમાં જે ત્રણ અધ્યાય કીધા એ ભગવતના અર્થનો નિર્ણય હતો અધ્યાયથી કર્યું છે એટલે સુખજીએ સમૃદ્ધિને જે કીધું અને બીજામાં એટલે કે છે કે ધર્મ ન જણાય તેવી રીતે ઉપકાર કરનારો છે અને ફળ ચોક્કસ થતું ન હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે તેવો ધર્મ આ બીજા પ્રકરણમાં પણ તેવો જ છે અને બીજું જે બીજું કીધું નારક એટલે નારદ એ નીચે કહી રહ્યા છે કે નારક નરના સ્વરૂપ વાળું ધ્યાન દદાતી એટલે આપે છે નારદ એ નિષ્પત્તિ પ્રમાણે નારદનો જ્ઞાન આપવા આપવાનો અધિકાર છે આ અધ્યાય પૂરો થતા તે જણાશે અત્રાજે જયે ચતુર્થસુ વ્યાજ ચિંતા ઉત્તમ પ્રક્રિયા પ્રક્રિયાયાચ વક્તુ હેતુ તે પૈકી ચોથા અધ્યાયમાં તો વ્યાજની ચિંતા કરી છે કારણ કે તે ઉત્તમ પ્રકરણના વક્તા ચૂપ હોવાનું કારણ કહેવાનું છે ગયા પ્રકરણમાં પોતાના અધિકારને અનુસરીને ઉતે સાત્રાસ કરો તેમાં મૂળ તરીકે ભાગવત કહ્યું તે ભાગવતનું શ્રવણ કરવાથી ભૂતને આ શાસ્ત્રાર્થ જાણવામાં આવ્યો તેનું જ અમારે પણ શ્રવણ કરવા કર્યું એવા અભિપ્રાયથી સૌના ભૂતને પ્રશ્ન કરે છે એમ વ્યાસ નીચેના શ્લોકથી કહે છે ऋषिब्रुवाणां संस्मृय मुनीनां तीर्थसत्रेणां वृद्धकुलपतिसुतं गृहवृच्च વૃચહ સૌનકો દ્રવે એ પ્રમાણે બોલતા ચૂંટણીઓની સ્થિતિ કરીને લાંબા સમય સુધીના સત્ર કરનાર ચૂંટણીઓના કુલપતિ એટલે સૌનકજી કહી રહ્યા છે કે સ્થિતિની ઘણી સ્થિતિ કરે છે સૌનકજી એમ કેવું કરી રહ્યા છે આમાં બધા સ્તરે વક્તાનું વાક્ય પૂરું થાય પછી શ્રોતા પ્રશ્ન કરે છે પણ અહીં તો ઘણી ઉત્પન્ન હોવાથી વક્તાનું વાક્ય પૂરું થતાં પહેલા જ સૌરભજી પ્રશ્ન કરી રહે છે હું શાસ્ત્રાર્થ જાણતા હોવા હતું એવા માત્ર સંભવથી પ્રશ્ન કરવામાં આવતા તેને હું સભી શાસ્ત્ર કહ્યું એટલે સૌરભજીએ પ્રશ્ન કર્યા અને સુજીએ શાસ્ત્ર એટલે મૂળ સહિત શાસ્ત્ર કહ્યું એમને ત્યારે વાર્તામાં ઘણી શ્રદ્ધા થવાથી તેની ઘણી સ્તુતિ કરી એટલે સૌ પ્રસ્તુત કરે એમને પ્રશ્ન કર્યા એટલે એમને વાર્તામાં શ્રદ્ધા આવી એવું કહી છે એમ ઘણી સ્તુતિ કરી શબ્દથી બહાર પણ છે એટલે અહીં આ જગ્યાએ પણ સ્તુતિ કરી છે ભાગવતમાં પણ અને બહાર પણ છે કહે છે પહેલા શાસ્ત્રાર્થ જાણવાની ઈચ્છા ઘણી બલવાન હોવાથી બધાઓએ પ્રશ્ન કરે હવે કોઈ ઉત્તમ છે એમ જાણીને અને મનનથી તેનો નિર્ણય કરીને એ અને એક હજાર વર્ષે ભગવાનનો અવકાશ થશે તેઓ તેઓ નિશ્ચય હોવાથી અને તે માટે સત્રનો આરંભ કરેલ હોવાથી કોલાહલ થશે તો સારી રીતે શ્રવણ નહીં થાય એવા વિચારથી સર્વના સાંભળતા યજ્ઞના સંબંધવાળા દેવતાઓના સ્વરૂપને જાણનાર સૌનકે પ્રશ્ન કર્યો એવો અર્થ છે ઉત્તર એટલે જ્ઞાન વિરુદ્ધ તે કુલનો એટલે ઋષિ કુલનો પતિ એટલે નાયક હતા જ્ઞાનથી વૃદ્ધ થાય ત્યારે બુદ્ધિનો નિર્ણય થાય ભવિષ્યમાં પ્રચાર કરવા માટે ખુલા ચાર્ય વચનમાં વિશ્વાસ રહે એમ વૃદ્ધ અને કુલપતિ એ શબ્દોથી જણાવ્યું છે તમારું સંપન્ન થઈ ગયું હોય તો કહેજો કોઈને કંઈક એવું પૂછવું છે અમારે ત્યાંથી અવાજ થોડો કપાઈને આવે છે જરા નજીક થી બોલો તો અવાજ સંભળાય પણ મારો અવાજ આવે છે નહીં પેલા દીપ્તિબેન નું કરી લઈએ શું પૂછે છો હા તારો અવાજ જે જે હા આજે છેલ્લું છે ને વૃદ્ધ એટલે જ્ઞાનથી વૃદ્ધ તે કુલ નો એટલે ઋષિ કુલનો પતિ એટલે નાયક હતો જ્ઞાનથી વૃદ્ધ થાય ત્યારે બુદ્ધિનો નિર્ણય થાય છે એટલે આ વૃદ્ધ એટલે પેલા દેહથી વૃદ્ધ નહીં એટલે જ્ઞાન જેને થઈ ગયું છે એ રીતે લેવાનું નહીં હા જ્ઞાની જ્ઞાન વૃદ્ધ એટલે જ્ઞાની અહીંયા સંપન્ન થઈ ગયું છે હા સારું હા બોલ શું સ્મિતા હા જે જે અહીંયા જે સુબોધનીજીની કારિકા બતાવી છે ને એમાં લાઈનમાં છે બીજાઓ ત્યાગ કરવા યોગ્ય પણ સમાન હોવાથી મધ્યમ અધિકારમાં જે શાસ્ત્ર છે એ અહીં નારદ અધિકારી હોવાથી અને શ્રવણ કરનાર ચિંતાથી આકુલ થયેલ હોવાથી અહીં કહેવામાં આવે છે એક આ વસ્તુ સમજાતી નથી અને જે જે એને જે ભાગવતજીમાં વિશેષ કરીને જ્યાં શરૂઆત થાય છે ચોથા અધ્યાયની તો એમાં આ વસ્તુ આપી છે કે મધ્યમ પ્રકરણમાં ત્રણ અધ્યાયથી કહે છે તેમાં અદ્રષ્ટ દ્વારા ફળ આપે તેવા ધર્મના ફળમાં વ્યભિચાર આવે છે તેથી એવો ધર્મ તો ત્યાજ્ય છે એ વાત અહીં પણ સમાન હોવાથી અહીં જે શાસ્ત્ર કહેવાનું છે તે મધ્યમ છે વળી વક્તા નારદજીના જ્ઞાન આપવાના અધિકારી હોવાથી એ બેવે ઉત્તમ અધિકારને લાયક છે તથાપી ઉપર દર્શાવેલા બે કારણોથી એમનો અધિકાર મધ્યમ થયો છે તો અહીંયા જે આ વસ્તુ સમજાતી નથી અને અહીંયા આ સુબોધિનીજીની કારિકાની આ લાઈન અને અહીંયા જે ભાગવતજીમાં ચોથા અધ્યાયમાં વિશેષમાં ત્રીજી લાઈનમાં જે કહી રહ્યા છે એ બેનો અર્થ સરખો બેસી રહ્યો છે એનો અર્થ સ્પષ્ટ નથી થતો કે અદ્રશ્ય દ્વારા ફળ આપે એટલે ડાયરેક્ટ ભગવાનની એટલે ભાગ્ય ફળ આપે છે એટલે એમના નસીબથી આ મળી રહ્યું છે એટલા માટે એમને મધ્યમ અધિકારી ગણ્યા છે ભગવત કૃપાથી ડાયરેક્ટ નથી અહીંયા કઈ સમજાતું નથી ક્લિયર નથી બોલો દીપ્તિબેન તમને આમાં જે કંઈ કહેવું હોય તે પછી બીજા લોકો પ્રયાસ કરો દીપ્તિબેન તમારે સ્પષ્ટતા કરવાની છે હેલો તમને પ્રશ્ન સંભળાયો હા જે એટલે જે નીતા બોલી ને એ જ મેં ભગવત આગળ ભગવતજીમાંથી મેં એ જ લખ્યું છે જે જે પણ એટલે મને જોઈન્ટ કરીને નહીં ફાવે હા તો બીજા કોઈ પ્રયાસ કરો જેમને ફાવતું હોય એટલે આમાં જે કહેવા માંગે છે કે ને ચિંતા તો થઈ છે કે એમને મનને સંતોષ નથી આટલું બધું એમને સ્ત્રી શૂદ્રો માટે પુરાણ મહાભારત રચ્યું વેદમાં આમનો અધિકાર હતો તો આ બધા ગ્રંથો રચ્યા તો વ્યાસજીનું મન પ્રસન્ન નહોતું એટલે વ્યાસજીના મગજમાં કે આ કર્યા પછી આ લોકોનો ઉદ્ધાર થશે કે નહીં એવી ચિંતા હતી અને એમને નારદજીનો ભેટો થયો એટલે આ પહેલું પ્રશ્ન જે ચિંતાથી આતુર થયેલા હોવાથી એટલે આ સમજાઈ શકે છે હા એ તો બરાબર છે પણ એની ઉપરની લાઈનમાં જે કહું ને બીજાઓ તો બીજાઓ બીજામાં તો ત્યાગ કરવા યોગ્યપણું સમાન હોવાથી મધ્યમ અધિકારમાં જે શાસ્ત્ર છે તે અહીં બસ આટલી લાઈન નથી બેસતી અને એ જ ભાગવતજીમાં પણ ત્રીજી લાઈનથી જે ચાલુ થાય છે ને ત્યાંથી નથી ત્રણ લાઈન શું જે આપ ભાગવતજી માં જુઓ ને જરા એ સમજાતું નથી બપોરે કરેલું હમણાં તો જરા મુશ્કેલ છે મળવું વાંધો નહીં પણ તમે બીજા કોઈને જો સ્ફૂટ થતું હોય તો પ્રયાસ કરો નહીં તો જોઈને નિર્ણય કરશું પછી અત્યારે મારી પાસે છે નહીં હા દાદા લાઈન બહુ જ અટપટી છે સમજમાં નથી આવતી ઠીક છે ચલો આગળ કરો તો ને જેજે એનું આપે પેલું પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પણ જોવાનું કહ્યું હતું ને જેજે હા હા એટલે થાય છે જે શું વિનાશ કરનાર એ નામ છે જે અહીંયા ચોવીસમું નામ છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એટલે આ શ્લોક તે પહેલા શ્લોક નો નામ છે ઓગણીસ નામ બતાવ્યા છે પછી ત્યાં એમ કહ્યું છે કે શ્રીમદ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાંના પ્રથમ ત્રણ શ્લોક માં ઓગણીસ નો સમાવેશ થઈ જાય છે અને પછી તેના ગુણ આશયને પ્રકટ કરનારા છે એટલે હવે પછીના જે નામો આવે છે એ પ્રકરણાર્થને દર્શાવનારા ને શ્લોક સમુદાયના અર્થના એક નામના પ્રતિપાદન કરનારા સૂત્ર રૂપે સમજવા એટલે પછી આ આખું જે પછી જે નામો છે ને એટલે પર્ટિક્યુલર નથી ખબર પડતી પણ એનાથી અહીંયાથી આ અધ્યાય ચાલુ થાય છે ને એના રૂપથી આવી રહ્યા હોય ને એવું લાગે છે જે વીસમાં નામથી કરીને એ તો અધ્યાય આપણો થશે ને એ શ્લોક ના અનુસાર તો બધા નામ હશે નહીં પણ આ અધ્યાય જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધારે સ્પષ્ટ ખબર પડશે એટલે વીસ થી કરીને જે એવું છે કહું પચીસ છવ્વીસ છવ્વીસ સુધી તો લાગી જ રહ્યા છે જે નામ આ જ અધ્યાયના હોય ને હા પણ એ અધ્યાય થશે ત્યારે એ બધું સ્ફુટ થશે એ તો ચાલે હા ભલે કરો શાસ્ત્ર નો અર્થ આનંદ રૂપ હરિની લીલા પછી સ્કંદ ભાગવતમાં મુખ્ય દસ સ્કંદ છે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનોઅંતર વિચારણો તથા નિરોધ મુક્તિ આશ્રય આ મુખ્ય દસ લીલાઓ છે પણ આ દસ લીલામાં બે સહયોગી લીલા છે અધિકાર અને સાધન એટલે આ દસ લીલા માટે સહયોગી છે એ આ છે આમાં વક્તા નારદજી છે અને શ્રોતા વ્યાસજી છે હવે બંનેમાં ભગવદીયત્વ અને ભગવત કૃપા તો છે જ પણ વ્યાસજીમાં ભગવદ એકત્વ છે કારણ કે ભગવાનના જ્ઞાન અવતાર છે જ્યારે નારદજીમાં પ્રેમ ભક્તિ છે કે નારદજીને નાનપણમાં જ ઋષિઓનું ઉચ્છિષ્ટ કરવાથી નારદજી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થયો હતો આગળ જતા હવે આમાં ભાગવત વિશે રચનાર વિશે વક્તા વિશે અને શ્રોતા વિશે એવા ચાર પ્રકારનો એક પ્રશ્ન છે એ પૈકી પહેલા પ્રકારનો નીચેના શ્લોકથી કહે છે એટલે ચાર જે પ્રશ્ન કરે છે એમાં ભાગવત વિશેનો પ્રશ્ન આ શ્લોકથી કહે છે સુત સુત મહાભાગ વદનો વદ તાંબર કથા ભાગવતી પુષ્પા યદા હ ભગવાન સુત હે સુત હે સુત એ મોટા ભાગ્યવાળા એ કથા કહેનારાઓમાં શ્રેષ્ઠ ભાગવતની પવિત્ર કથા જે સૂચે થઈ તે અમારા માટે કહો એટલે હે સુત હે સુત એ રીતે બે વાર આગળ દર્શાવવા માટે કહે છે અને મહાભાગ્યવાળા કહીને ભાગવતની જે તમે સુખજીએ પવિત્ર કથા કહી છે જે તમે સુખે સાંભળી છે તમે અમને કહો એ રીતે આ ઋષિઓ કહે છે એ શું એ શું તેમ આગળ દર્શાવવા માટે બે વાર કહેલું છે તે મોટા ભાગ્યવાળા સંબોધન એમ જવા એમ જણાવવા કરેલું છે કે તમારું તો મોટું ભાગ્ય છે કે તમે ભાગવતની કથાનું શ્રવણ કરેલું છે એટલે સુખજીએ સુખજીએ કથાનું શ્રવણ સુખજી જોડે કરેલું છે એટલે તમારું તો મોટું ભાગ્ય છે એ પ્રમાણે કહે છે ન અમારા માટે કહો અમે માત્ર શ્રવણ કરનારા નથી પરંતુ અમને ભાગવત આપો એટલે અમે એટલું શ્રવણ કરનારા નથી પણ તમે જે શ્રવણ કરીને એનું જે તાત્પર્ય કાઢ્યું છે અમને પણ આપો એમ જણાવવા ન શબ્દ ચોથી વિભક્તિમાં યોજેલ છે તથા કહેનારાઓમાં શ્રેષ્ઠ એ નિર્ણય હોવાથી વધતા વર શબ્દોનો પાણીની બે બે બીજ પ્રમાણે સમાસ કરેલો નથી તથા કહેનારાઓમાં તમે જ શ્રેષ્ઠ છો જે કથા શ્રવણ થઈ ત્યારે તમે આવો શાસ્ત્રાર્થ કહ્યો તે જ કથા કહો એટલે જે કથા શ્રવણ કરીને સૂચીએ આગળના ત્રણ સ્કંદમાં તમે શ્રવણ કરીને શાસ્ત્ર કહો તે જ કથા કહો પવિત્ર એટલે શાસ્ત્રમાં શ્રવણ કરવાની આજ્ઞા હોવાથી તથા યજ્ઞની પેઠે ધર્મરૂપ છે યશ જે કારણથી ભગવાન સુખે છે કહી એમ શ્રદ્ધા વધારે હોવાનું કારણ કહેલું છે સુખ મુક્ત છે અને ભગવાન હોવાથી પૂર્ણ ગુણવાળા છે એટલે સુખજી તો પહેલા જન્મનો જાણતો એટલે મુક્ત જ હતા સુખજી તો સમાધિમાં જ રહેતા હતા અને એમના આગલા જન્મનું બી બધું જ્ઞાન હતું એ એમને રહેલું હતું એટલે પૂર્ણ જ્ઞાનવાળા પણ હતા એવું સમજાય છે હા સરસ એટલે જે પરંપરા બતાવી એટલે એકચ્યુઅલમાં આપણે એવું સમજીએ છીએ જે ભાગવત શાસ્ત્ર જે છે એ વ્યાસી સમાધિ હવે પરંપરાની અંદર એવું આવ્યું કે નારદજી ને કહ્યું તો કેવી રીતે સમજવાનું એટલે આપણે તો આપણે એમ જ કહીએ છીએ ને કે વ્યાસજીની સમાધિ ભાષા છે તો સમાધિ ભાષા છે અને પાછું નારદજીએ કહ્યું પણ છે એમ બે કેવી રીતે વિચારો જેમને આ ખોટ થયું હોય એટલે દીદી એમાં વ્યાસજીએ જયારે પેલા ઇતિહાસ ને મહાભારત ને બીજા શાસ્ત્રો રચ્યા છે પણ એને ભગવાનના નું વર્ણન નથી કર્યું એટલે એમને અંદર અંદર ખેદ થયા કરે છે ને પછી ક્યારે ત્યાં કને નારદજી એમને કોઈ ગંગા તીરે કેમ ક્યાંક એમને મળે છે અને એ એમને કહી રહ્યા છે એટલે એમને ખેદ એટલે એ એમને જ્ઞાન આપી શકે એવી તો એમની અવસ્થા નથી કારણ કે ભગવાનના જ્ઞાન અવતાર છે પરંતુ એમના એમની પ્રેરણા કહે છે કે તમે ભગવાનના યશનું વર્ણન કરો એમ અને એ તમે સમાધિ ભાષામાં એટલે તમે એમને જુઓ અને પછી તમે કહો એવું કંઈક અહીંયા ભાગવતાર્થથી ખ્યાલ આવતો હતો હા હા હા એટલે એ તો જયારે વ્યાસજી બહુ એમ એટલે એમને સંતોષ ના થયો બધા શાસ્ત્ર એમને ફરીથી પ્રગટ કર્યા છતાં પણ વ્યાસજી સંતોષ ના થયો એટલે નારદજીએ કહ્યું કે તમે બધું જ પ્રગટ કર્યું છે પણ ભગવાનની લીલાના વર્ણન કરતા શાસ્ત્ર તમે પ્રગટ નથી કર્યું એટલે તમને આત્મસંતોષ નથી થયો પણ નારદ અને વ્યાસનો સંવાદ આવો નથી કહી કે નારદજી એમને એવું કહ્યું કે તમારું આટલું બાકી રહી ગયું છે પણ નારદજી અહીંયા વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે એટલે એટલે વક્તા તરીકે નારદજી એ વ્યાસજીને આખું ભાગવત કહ્યું છે તો જ અહીંયા વક્તા શ્રોતાનો અધિકાર સિદ્ધ થાય ને એમ કહું છું ખાલી આટલો આટલી વાત નથી થઈ પૂરું ભાગવતજી કહ્યું છે જેને અહીંયા એમાં ભાગવતાર્થમાં એવો ખુલાસો એમાં આપ્યો છે કે વ્યાસે નારદને પોતાની આ ચિંતાનું કારણ પૂછતા નારદ તેમને ઉત્તર આપીને કહે છે કે તમે ભગવાનના ગુણોનું ગાન કરેલું નથી તેથી તમને આ ચિંતા થઈ છે તેથી સમાધિથી ભગવાનનું ભક્તિ ઉત્પન્ન કરનારું ચરિત્ર જાણી તેનું સ્મરણ કરો તમારા અવતારનું પ્રયોજન જાણો અને ભગવાનના ચરિત્રોનું નિરૂપણ કરો એમ તો અહીંયાથી એ વસ્તુ અહીંયા જે આવી રહી છે પ્રીતિબેનના પ્રશ્નથી હા એટલે એ આ લોકોએ પણ મને કહ્યું કે અહીંયા એમાં આવે છે પણ બરાબર છે પણ તો પછી નારદજી અધિકારી કેવી રીતે થયા વક્તા એટલે આપણે વક્તા કેવી રીતે નિશ્ચય કરીએ છીએ અહીંયા આગળ કે કોઈ કહેનાર છે કેવી રીતે સુખ સુખજી કહે છે અને સૌને સાંભળે છે એવી રીતે આપણે વક્તા શ્રોતાનો અધિકારનો નિર્ણય કરીએ છીએ ને તો અહીંયા નારદજી પછી કેવી રીતે અધિકારી થયા વક્તા કેવી રીતે થયા એમ એટલે અહીંયા છે ને જે મધ્યમ પ્રકરણનું જે પ્રકરણ બતાવ્યું છે છ નંબરના પાના ઉપર એમાં મધ્યમ પ્રકરણના પ્રકરણાર્થમાં મહાપ્રભુજીના ભાગવતાર્થમાં વચન છે કે મધ્યમ પ્રકરણના ચોથાથી છઠ્ઠા સુધીના ત્રણ અધ્યાય છે તેમાં વક્તાનો અધિકાર નારદનો છે કારણ કે શ્રી ભાગવત રચવાના પ્રયોજન અથવા કારણ તે વ્યાસને કહે છે નારદ વ્યાસને ભાગવતનો બોધ કરવા આવેલા નથી કારણ કે વ્યાસ ભગવાનના જ્ઞાના અવતાર હોય નારદથી ઉત્તમ છે વ્યાસે શ્રી ભાગવત રચવું એનું કારણ અથવા પ્રયોજન વ્યાસને જણાવવા જ તે આવેલા છતાં વક્તા તરીકેના તે અધિકારી છે એટલે ભાગવતજી તો જે સમાધિ ભાષામાં પ્રગટ થયું છે એવી જ રીતે પ્રાપ્ત થયા છે ભાગવતજી પણ અહીંયા આગળ નારદજી વક્તા વક્તા તરીકેનો નારદજીનો અધિકાર એટલા માટે મહાપ્રભુજી સિદ્ધ કરી રહ્યા છે કે એ ભાગવત શા માટે એમણે રચવું એનું કારણ જે હમણાં નીતાએ કહ્યું કે એમને ઘણા શાસ્ત્ર કર્યા છતાં પણ ચિંતા રહી તો નારદજી એમને કહ્યું કે તમે ભગવાનના ગુણ નથી ગાયા તો તમારે એ કરવું જોઈએ એ કારણ પ્રયોજન વ્યાસને જણાવવા માટે આવ્યા છે એ કારણથી નારદજીને અહીંયા મહાપ્રભુજી વક્તા તરીકેના અધિકારી લઈ રહ્યા છે આ મધ્યમ પ્રકરણનો જે પ્રકરણાર્થ છે એમાં આ વસ્તુ મહાપ્રભુજીએ સમજાવી છે બરાબર અધિકારી જો વક્તા હોય વક્તા જો વક્તા તરીકે અધિકારીતા હોય તો એમને પૂરું ભાગવત કેવું જોઈએ ને એટલે કહ્યું નથી તો પછી કેમ આમ ખાલી દર્શાવવા પૂરતું ખાલી એટલે પ્રેરણા કરવા પૂરતા છે એટલે મહાપ્રભુજીના વચનો તો આ છે તો આગળ તો વધુ તેજસ ફૂટ કરશે બરાબર સ્વીકારી લેવાની વાત છે બીજા કોઈ છે આમાં કઈ અને જે જે ભાગવત પ્રકરણમાં એવી રીતે પણ કહ્યું કે આ જે પ્રકરણમાં છે એમાં જે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે એમાં ત્રીજો પ્રશ્ન છે કે કોની પ્રેરણાથી વ્યાસે તે રચ્યું એટલે અહીંયા ઉત્પત્તિના કારણ સંબંધી જે પ્રશ્ન છે એ આ ચારથી છ એટલે કે મધ્યમ પ્રકરણમાં જણાવ્યું છે તો એ ઉત્તર ત્યાં એ જ વાત આપી રહે કે નારદની પ્રેરણાથી રચ્યું ત્યાં એવું કઈ સ્ફૂટ નથી કે આખું ભાગવતજી કહ્યું છે એમ એટલે એવું નથી કે આટલી પ્રેરણા કરનાર પણ એ વક્તા કહી શકાય જે પૂરેપૂરું ભાગવત કે એ જ વક્તા છે એવું ના કે એવું ના આપણે જાણી લેવું જોઈએ હા સાચી વાત આગળ કોનો છે ક્રમ હેલો હા બોલો હા કાકા મૈત્રી નમસ્કાર આમાં મને એ વાત પૂછવી હતી કે આની અંદર ઉપર જે ઉત્થાનિકા છે એની અંદર એવું કીધું કે ભાગવત વિશે રચના વિશે વક્તા વિશે અને શ્રોતા વિશે રીતે ચાર પ્રકારના પ્રશ્ન એ પૂછશે અને ચાર શ્લોકથી નું નિરાકરણ થશે તો અહીંયા સૌથી પહેલું પ્રશ્ન એટલે કે ભાગવત વિશે જો અગર પ્રશ્ન પૂછાયેલો હોય ને એનો જવાબ આપતા હોય તો અહીંયા શ્લોકની અંદર તો સૂતજી જે વક્તા છે એના વિષયમાં વિશેષણો વધારે આપ્યા છે ને ભાગવત વિશે જેમ પવિત્ર કરનારી કથા છે એટલું કીધું છે એના સિવાય તો સૂતજીને અપ્રિશિએટ કર્યા છે તો પછી પહેલા પ્રશ્નનું ભાગવત વિશે નિરાકરણ કરે છે એ નથી સમજાતું આમાં હા બોલો યોગેશભાઈ પહેલા પ્રકારનો નીચેના સૃષ્ટિ કહે છે એટલે આમાં ચાર લખ્યા છે એટલે હવે ત્રીજામાં તો ત્રીજો પ્રશ્ન યોગી શ્રમ દ્વારા શું છો સમજાયું નહીં કે ના તો ઉત્કાલિકામાં લખ્યું હતું ભાગવત વિશે એ રીતે પહેલા પ્રકારનો પ્રશ્ન એ રીતે મેં એની વ્યાખ્યાન કરી આમાં ચાર લખ્યા હતા ભાગવત વિશે રચનાર વિશે વક્તા વિશે અને શ્રોતા વિશે એ રીતે ચાર પ્રકારના પ્રશ્નો છે તે પૈકી પહેલા પ્રકારનો નીચેના થી કહે છે એટલે મેં ભાગવત વિશે એમ કહ્યું છે નહીં તો પછીના શ્લોકમાં બીજો પ્રશ્ન કરે છે પછીના શ્લોકમાં ત્રીજો પ્રશ્ન કરે છે એટલે હું અહીંયા એમ પૂછું છું કે ઉત્થાનિકામાં એવું કીધું કે ભાગવત વિશે જે પહેલું પ્રશ્ન છે એનું નિરાકરણ જો આ શ્લોકમાં કરતા હોય તો શ્લોકની અંદર ભાગવત વિશે વાત આવવી જોઈએ પણ આ શ્લોકની અંદર જેવી રીતે સૂતજીના વારામાં કીધું છે સૂત સૂત મહાભાગ વદનું વદતામ વરતો હે સૂત હે સૂત હે મોટા ભાગ્યવાળા હે કથા કહેનારાઓમાં શ્રેષ્ઠ તો આમ કરીને વક્તાના વિશેષણો અહીંયા આપ્યા છે કે સૂતજી જે વક્તા છે એની પ્રશંસા અહીંયા કરી છે કે સૂત આવા વક્તા છે ને એ પુણ્ય કથા ભાગવત છે બસ એ એક શબ્દથી ભાગવતના વિષયમાં વાત આવી છે એના સિવાયનું બધું વક્તાના વિષય ભાગવત એવી રીતે આ બે ઉત્થાનિકા અને શ્લોક નું જે વિષય છે બંને કનેક્ટ નથી થતા એકબીજા સાથે હા જેમને પણ સ્પષ્ટ કરવું હોય છે ઉત્થાનિકા રાજા કહી રહ્યા છે ને એ ભાગવત વિશે રચનાર વિશે વક્તા વિશે ને શ્રોતા વિશે એટલે એ ચાર પ્રશ્નોના ઉત્તર છે ને આગળ કહી રહ્યા છે અહીંયા ઉત્થાનિકાથી આ જ શ્લોકની ઉત્થાનિકામાં એનો ઉત્તર આપી આપશે એવું નથી પણ અહીંયા ભાગવતાર્થમાં એનો ખુલાસો એવી રીતે કર્યો છે કે ચારથી છ એટલે ત્રણ અધ્યાયની અંદર એના ઉત્તર આવી જશે ને ખાલી એટલે અહીંયા તો ખાલી પેલા એને કથા કહેવા માટે સુતજીનો આદર કરી રહ્યા છે આ શ્લોકમાં અને ત્રીજા શ્લોકમાં એને એ પ્રશ્ન પૂછે છે અને પછી તો સીધું સુખદેવજીની આખી સુખદેવજીના વર્ણન આવી જાય છે એમના સ્વભાવનું ને બધું એટલે પછી આગળ ત્રણ જે સ્પષ્ટ આપેલું છે તે પૈકી પહેલા પ્રકારનો નીચેના શ્લોક થી કહે છે એટલે પહેલા પ્રશ્નનું નિરાકરણ આ શ્લોકમાં પછી નેક્સ્ટ ને ત્રીજા શ્લોકની ઉત્થાનિકા જુઓ તો નીચેના શ્લોકથી બીજો પ્રશ્ન કરે છે ચોથા શ્લોકને જુઓ તો નીચેના શ્લોકથી આરંભી પાંચ શ્લોકોથી ત્રીજો પ્રશ્ન કરે છે તો એવી રીતે પહેલો બીજો ત્રીજો અને ચોથો ચારે ચાર તે પૈકી મતલબ કે આ ચાર પ્રશ્નો પૈકી પહેલા પહેલા પ્રકારનો એટલે પહેલો જે પ્રશ્ન છે એનું નિરાકરણ નીચેના નિરાકરણ નહીં પ્રશ્ન એટલે કેવલ પહેલા પહેલું જે પ્રશ્ન ભાગવત વિશે એનું જ નિરાકરણ છે અને ત્રીજા શ્લોકની ઉત્થાનિકામાં તો નીચેના શ્લોકથી બીજો પ્રશ્ન કરે છે એવું સ્પષ્ટ રીતે કીધેલું જ છે નિરાકરણ નથી પ્રશ્ન કરે છે જીજી પ્રણામ હાજી હા બોલો તો મને એવું લાગે હા જીજી ભાગવત વિશે વિશેષ છે જો અહીં શું કહે છે કે જે કથા શ્રવણ થઈ ત્યારે તમે આવો શાસ્ત્રાર્થ કહ્યો અને જે સૌનકો મેં સુતે કહ્યું માં શાસ્ત્રનો અર્થ કહી દીધો છે બધા શાસ્ત્રોનો અર્થ કયો છે ત્યાંથી ભાગવતજીનો વિશેષ છે પછી તે જ કથા કહો પવિત્ર એટલે શાસ્ત્રમાં શ્રવણ કરવાની આજ્ઞા હોવાથી કથા યજ્ઞની બેઠે ધર્મરૂપ છે આ પણ ભાગવતજી વિશે જ વર્ણન છે એવું લાગે છે મને અને યત જે કારણે ભગવાન શુકે તે કહી એમ શ્રદ્ધા વધારે હોવાનું કારણ કહેલું છે આ સુખી જેવા મુક્ત છે એની આ કથા કરી છે તો આ બધું ભાગવત ગીતના જ વિશેષ રૂપે વર્ણન છે એવું મને લાગે છે હા એટલે મૂળ તો અહીંયા ચાર પ્રશ્નો છે એ ઉપસ્થાપિત કરી રહ્યા છે ઉત્તરનો અહીંયા પ્રશ્ન પ્રસંગ નથી આવી રહ્યો મહેસી રાજા એમ કહી રહ્યા છે ને કે અહીંયા એનું સમાધાન પણ છે સમાધાન નથી પ્રશ્ન જ અહીંયા મુકાઈ રહ્યા છે આમાં પ્રશ્ન પણ શું કર્યું મતલબ અમને ભાગવત ની કથા કહો પેલા અધ્યાયમાં કે બીજા અધ્યાયમાં ત્યાંથી શરૂ કરીને આ જ વાત ચાલી રહી છે તો એમાં હવે ભાગવત વિશે પ્રશ્ન જેવું શું લાગે છે આમ કે જે સુખે કહ્યું એ અમને કહો અહીંયા તો સુખદેવજી એ શું કહ્યું આ પ્રશ્ન થઈ ગયો જે જે મને અહીંયા એવું લાગે છે ભાગવતાર્થ પ્રકરણમાં આપણે જે હિન અને મધ્યમ પ્રકરણનું હિન પ્રકરણનું કર્યું છે અધ્યયન કદાચ મધ્યમ પ્રકરણનું નથી થયું એમાં ઘણો બધો વિષય સમજાયો છે તો એ બાકી છે એવું મને લાગે છે જે મધ્યમ પ્રકરણ થી એટલે પાના સૌનકના પ્રશ્ન ત્યાંથી એ મધ્યમ પ્રકરણ સુધીનું બાકી છે એવું લાગે છે જે મને હા એટલે રાજા આજે જે કે છે ને એ રીતે એમાં ખાલી પ્રશ્ન એટલે ક્વેશ્ચન માર્ક હોય એને જ પ્રશ્ન ન કહી શકાય પણ જે ઉત્તર આપવાનો છે એના સંબંધમાં એમણે જે વાત કરી છે તે પ્રશ્ન એને પ્રશ્ન કહ્યો છે અહીંયા કે ભાગવત મને પણ સમજાય છે વાત હું કહી રહી છું ને એની અંદર એ વાત છે કે ભાગવત વિશે પ્રશ્ન થી શું સમજવાનું કેમ કે એ સમજવાનું અહીંયા કે સુખદેવજીએ જે કહ્યું તમને સાંભળવું છે કે અમને ભગવાનની કથા કહો કે જે પવિત્ર કરનારી કથા છે અમને કહો એટલે સુખદેવજીએ જે કહ્યું તે અમને ભાગવત કહો આ જ આપનો જે અહીંયા મુદ્દો છે અને જે એવું પણ કહ્યું છે કે ભાગવત અર્થમાં કે જે પહેલો પ્રશ્ન છે ને એનો જવાબ તો બીજા સ્કંધમાં આપે છે અને બીજા હા જી એવું યોગ્ય છે જે એટલે ભાગવતાર્થમાં ઘણું બધું આપેલું ભાગવતાર્થ થશે તો નતર આ બધું બહુ જ ચાલ્યા કરશે જે આમાં ભાગવતાર્થના બહુ બધા છ સાત પેજ કરવા પડે એવા છે હા તો કરવા જોઈએ ને ના તો ના એટલે આપણે આ સુબોધીની દીથી જઈ રહ્યા છીએ ને જે તો એટલે આમાં અત્યારે માં લેવા છે જે એમ ભાગવતાર્થ એ તો આપણે પહેલેથી જ નક્કી કરેલું છે ને આનું સ્વરૂપ જે ચાલી રહ્યું છે એનો ભાગવતાર્થ તો લેવો જ જોઈએ હા જીજે લઈ લઈએ તો જીજે હવે હા એમ આ તો આપણે પ્રક્રિયા પહેલેથી જ નિશ્ચિત કરેલી છે એ પણ અધ્યાય ચાલતો હોય એનો અધ્યાય જેટલા જે શ્લોક પર્ટિક્યુલર ચાલતો હોય એ શ્લોક સંબંધમાં શ્લોકાર્થ શું છે એ વિષય વિના તો નહીં થાય સ્પષ્ટ તો નિરૂપણ કરનારાઓ સમય કાઢીને અભ્યાસ કરીને બેસે તો વધારે આનંદ આવશે અત્યારે ભાગવતાર્થ કરું ના ત્યાં વિદ્યાપીઠ થી જેમણે પારો છે એ લોકો કરો કરે તેની જરૂર છે પ્રકરણના આરંભમાં કરેલ આ પ્રશ્ન અધ્યાયના અર્થને ખોટો ઠરાવી શકતા નથી વ્યાસે વેદના ચાર ભાગ કર્યા ઇતિહાસ અને પુરાણ રૂપ પાંચમો વેદ રચ્યો સ્ત્રીઓ શુદ્રો નામ નામ માત્રના સ્ત્રીઓને વેદના અધ્યયન વગેરેનો અધિકાર ન હોવાથી તેમનું કલ્યાણ સદાય તે માટે ભારત રચ્યું છતાંય તેમને પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તેથી તેનું કારણ વિચારતા સરસ્વતીના હતા ત્યારે નારદ તેમને આશ્રમે તેમના આશ્રમે આવ્યા એ પ્રસંગ છે જે વ્યાસનું વચન હોવાને લીધે સર્વની જેમાં વિશ્વાસ રહે છે તે વ્યાસજીને વ્યાસજીને વેદ વગેરેનું ફળ ઉલટું જણાયું વેદના વિભાગ કરવા છતાં તેમજ ઇતિહાસ અને શ્રી ભાગવત સિવાયના બીજા પુરાણો લખવા છતાં તેમની જ પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તો પછી તેમને કહેલા આ ઇતિહાસ અને પુરાણથી અન્ય લોકોને ફળ કેવી રીતે પ્રાપ્ત થશે એમ જણાવવા તેમની ચિંતાનું આ ચોથો અધ્યાયમાં વર્ણન કરેલું છે જે જે અહીંયા આગળના પેજ પરથી લેવાનું છે એટલે સોનકના પ્રશ્ન છે ને ત્યાંથી આ પ્રકરણ ચાલુ ચાલી રહ્યું છે તો આ હા એટલે અહીંયા તેરમું પાનું આખું ચૂકાઈ રહ્યું છે બારમું અડધું તેરમું અને ચૌદમું પણ અડધું ચૂકાઈ રહ્યું છે તો સૌનકના પ્રશ્ન છે ને ત્યાંથી આ લેવાનું છે જે ભાગવત અર્થની પાસઠ છાસઠ ની કારિકા સમાપન થાય છે ને ત્યાર પછી આપણું મધ્યમ પ્રકરણ ચાલુ થાય છે એ કામ કરો આ વિષયનું નિરૂપણ જેમને કરવાનું છે થોડો અભ્યાસ કરી લે પછી આપણે આગળ વધીએ જેમના હિસ્સામાં જે શ્લોક આવે કે જે પણ અધ્યાય જો આવે એના આસપાસનું અધ્યયન સારી રીતે કરીને તૈયાર હોય ને પછી આપણે પ્રસ્તુતિ કરીએ તો વધારે સારું થશે એટલે એક પ્રક્રિયા બધા લોકો આમાં નિશ્ચિત કરી લો કે આપણે પ્રથમ સ્કંદ લઈ રહ્યા છીએ પ્રથમ નો સ્કંધાર એમાં જે પ્રકરણ ચાલી રહ્યું હોય એ પ્રકરણનું અનુસંધાન પ્રકરણના અંતર્ગત જે અધ્યાય શરૂ થઈ રહ્યો હોય તો એ અધ્યાયનો અર્થ અને તે પછી આપણા હિસ્સામાં તે અધ્યાયનો જે ભાગ નિરૂપિત કરવાનો આવતો હોય એ શ્લોકનો ભાગવતાર્થમાં જે રીતે નિરૂપણ કર્યું હોય વાંચવાનું નથી પણ એનો અભ્યાસ કરીને જરા સ્થિર કરી લેવું વાંચન છે સુબોધનીજીનું કરીએ પછી એની સંગતિનો વિચાર છે ભાગવતાર્થથી કરીએ તો આ પ્રક્રિયાથી બધા કરીશું અને એના સંબંધમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં અગર કોઈ નામ હોય એ અધ્યાય સંબંધી નામ નહીં પણ જે આપણે વર્તમાનમાં શ્લોક ચાલી રહ્યો હોય અગર એમાં એ નામ આવતું હોય તો તેમ અને નહીં તો પછી એક જનરલ બધાએ એક નિર્દેશ કરી દેવો કે આ અધ્યાય સંબંધી આટલા નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં છે તો આ પદ્ધતિથી બધા થોડા મહેનત કરી પછી આપણે બેસીએ એવું પણ કરી શકાય કે જો સમય ન મળે કોઈને તો એ પોતે બીજા કોઈને આપી દે તો એ વ્યક્તિ પછી એના બદલે પ્રસ્તુતિ કરે આજે અહિયાં રાખીએ છીએ આજે